શરણ સ્ટાર સિક્સ કરીને પછી કર શરણ બીજું કોઈ જોડાયું છે રાજીવ ચિંતા સંતાન હંતારો तादाम्बुजरेण वः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદયે મમ છેલ્લા બે ત્રણ વખતથી આપણે આત્મનિવેદન બ્રહ્મ સંબંધના વિષયમાં ચર્ચા કરી રહ્યા છીએ મને લાગે છે એ સંબંધમાં ઘણા બધા પક્ષોની આપણે ચર્ચા કરી લીધી છે આજે એક એવો વિચાર મનમાં આવ્યો છે કે વાર્તા સાહિત્યમાં આપણને એવા ઘણા બધા ચરિત્ર પ્રસંગો જોવા મળે છે કે જેમાં શિષ્ટાચારના સંબંધમાં આપણને બોધપાઠ મળતો હોય તો એ વિષયમાં તમે લોકોને જે કંઈ પણ ઘટના કે કોઈ વ્યવહાર યાદ આવતું હોય તો એ તમે જણાવી અને એમાંથી એ પ્રસંગમાંથી શું આપણને જાણવા મળે છે એટલે જેમ કે ભાષાના સંબંધમાં શિષ્ટાચાર ગુરુ શિષ્ય વચ્ચેનો શિષ્ટાચાર ઠાકોરજી અને સેવકના સંબંધમાં વૈષ્ણવો અને વૈષ્ણવના પ્રત્યે કુટુંબીજનો પ્રત્યેનો તે જ રીતે તીર્થ સ્થળોના સંબંધમાં કે પ્રાણી પશુઓના સંદર્ભમાં અન્ય મનુષ્ય જાત હોય કે એના વિષયમાં એમ અનેક રીતે આના અંદર વાર્તા સાહિત્યમાં શિષ્ટાચાર સંબંધી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો કોઈ એવો પ્રસંગ યાદ આવતો હોય તો એ પ્રસંગને કહી અને એના સાથે જોડાયેલા બધા શિષ્ટાચારના બોધ આપણને યાદ કરાવો તમે આપણે કૃષ્ણદાસ અધિકારીજીની વાર્તામાં જોઈએ છે કે તેમણે શ્રી ગુસાઈજીને રોકી લીધા એટલે તેમણે ગુરુ હતા તો તેમનું માન ન જાળવ્યું ગુરુ હતા છતાં એટલે આપણે હંમેશા એટલે તેમાંથી એ ખબર પડે છે કે ગુરુનું શિષ્ટાચાર અપમાન કરવું જોઈએ અપમાન ન કરવું જોઈએ અને હેલો જે જે બાબતની પણ વાતમાં આપણે કૃષ્ણદાસ અધિકારીજી ની જ વાર્તા લઈએ તો તેમાં વૈષ્ણવે કીધું હતું કે ઠીક ના લાગે કેવું તેમને કેમ કેવું તેમ તો તેમણે કહ્યું કે હું આવું છું તો તેમણે વૈષ્ણવોના સામે જ કહ્યું કે તમે અમારાથી મોટા છો તો તમે અમને કહો તો વધારે સારું એટલે તેમના સામે મોટા હતા તો તેમની આજ્ઞા લઈ અને પછી તેમણે સમજાવ્યું એટલે હંમેશા આપણા સામે કોઈ પણ મોટું હોય તો તેની આપણે આજ્ઞા લઈ અને પછી કહેવું સાચી વાત બહુ સારું કહ્યું હા બોલ શરણ હા જે મને આમાંથી એ વાત કહી હતી કે જે મને વૈષ્ણવને નામ તો નથી યાદ પણ એમનો પ્રસંગ બહુ નાનો હતો કે એ જે વૈષ્ણવ હતા જ્યાર પણ શ્રી એટલે એમના ગુરુ પાસે જતા શ્રી આચાર્યજી કે ગુસાઈજી પાસે તો એ હંમેશા એવી રીતે બેસતા કે એમના જે પગ છે એમને ના એટલે ગુરુ ના દેખાય સાચી વાત બહુ સારું અને દામોદરદાસજીની આપણે લઈએ છીએ તો તે શ્રી ગુસાઈજીની અડધી ગાદી દબાવીને બેસતા તો આપણે ક્યારેય પણ ગુરુ નું સ્થાન આપણી જગ્યાએ ન લેવું એટલે ગુરુ નું સ્થાન અલગ હોય એટલે તે આપણે શિક્ષા દેનાર છે તો એનાથી નીચા બેસવું જોઈએ સાચી વાત એટલે કોઈ પણ આપણે જે ભણાવતો હતો તેના સ્થાને આપણે તેની બરાબરીમાં આપણે ન બેસવું જોઈએ હા સાચી વાત છે જય ધનવત જે છે મને એવું લાગે છે કે દામોદરદાસ સરસાણીજી છે એટલે ત્યારે મહાપ્રભુજી દામોદરદાસજીના ખોળામાં પોટ્યા હતા ત્યારે ઠાકોરજી પધાર્યા તો પણ દામોદરદાસજી એને ના પાડી કે અત્યારે મહાપ્રભુજી ને છે એને ખલેલ પડશે એટલે આપણે થોડી વાર ત્યાં જ ઉભા રહીએ આપણે થોડી વાર એટલે આપણે સમજવાનું એટલે આપણા ગુરુને ખલેલ ન પહોંચે ને એ આપણે વિચારવું જોઈએ વાસુદેવ દસ છકડાના પ્રસંગમાંથી એ ખબર પડી કે એટલે વાસુદેવ દસ છકડાને એટલે બધા વૈષ્ણવે ભેટ મોકલાવી હતી શાહ ને તો વાસુદેવદાસ છકડાને ખબર પડી કે બધા લૂંટેરા ત્યાં બહુ છે એટલે વૈરાગીનો ભેસ ધરીને લાખનો શાલિગ્રામ એટલે ઘોડો બનાવીને એમાં ચંદન ચડાવતા ચડાવતા ગયેલા પણ પછી શ્રી આચાર્યજી પાસે પહોંચ્યા તો શ્રી આચાર્યજી એમને પૂછ્યું કે તું કેવી રીતે લાવ્યો તો વાસુદેવ દાસે કહ્યું કે તમે ખીચશો મારી ઉપર શ્રી એ કહ્યું કે હું પ્રસન્ન થઈશ તું કે તો વાસુદેવ દર્શકડા કીધું કે આવી રીતે શાલિગ્રામ એટલે લાખનો ગોલો બનાવીને ચંદન ચડાવતો છે તો શ્રી આચાર્યજીએ કહ્યું કે આવું નહીં કરવાનું એટલે ભગવત સ્વરૂપ નો આપણે કોઈ આકાર બનાવીએ તો પછી એને તોડાય ના એટલે આવું ના કરવું જોઈએ જજે એ વાત ખબર પડી બહુ સારું પહેલું જજે જજે માનામાંથી એવું એટલે ખબર પડે છે કે એટલે કુંભનદાસજી જયારે શિવાચાર્યજી ની સાથે પહેલી વાર મળ્યા તેમને એવા પદો ગાયા જેમાં એવું આવતું હતું કે દોષ એટલે જે જીવો છે તે દોષથી ભરેલા છે એટલે એમના જે પદો હતા એકદમ ભીમતા વાળા હતા એટલે એમની શિસ્ત હતી શ્રી આચાર્યજી સાથે અને જે જે ડોકરી હતી તો એમને એક ઠાકોર એક બિલ્લી આવી તો એમને ઠાકોરજીને એટલે ઠાકોરજીએ કીધું એને ભગાડો તો ડોકરીએ વચ્ચે એવું કહી દીધું કે તમે તો પૂતનાને મારી છે તો બેલીને નથી બગાડી શકતા એટલે એવું એમને વ્યવહાર કર્યો શ્રી ઠાકોરજી સાથે એટલે એવું ન કરવું જોઈએ આપણે અને જે જે બીજું પણ એક એવું છે કે જે વૈષ્ણવ છે એમનું નામ યાદ નથી પણ એ વૈષ્ણવ એટલે બિલાડી શ્રી ઠાકોરજીની સૈયા બગાડી ગઈ તો વૈષ્ણવ ઠાકોરજી કીધું કે તમે તો તમારી સયાજી પણ નથી સાચવી શકતા એટલે એવું કઈ કીધું એટલે એ ઠાકોર એ વ્યવહાર પણ આપણે ન કરવો જોઈએ હા બહુ હેલો જેજે જેજે આપણે દામોદર દાસ હરસાણી નું પણ પ્રસંગ લઈશ મેઘન નું કૃષ્ણદાસ મેઘન નું પણ જે વાર્તાજી છે એ લઈ શકીએ એમાં જ્યારે શ્રી આચાર્યજી શ્રી વ્યાસજી જોડે ચર્ચા કરવા માટે ગયા હતા તો એમને કીધું કે તમે બાર ઉભા રહો તો ચર્ચા ત્રણ દિવસ લાંબી ચાલી તો પણ જે કૃષ્ણદાસ મેઘન છે એ ત્રણ દિવસ સુધી બાર ને બહાર જ ઉભા રહ્યા એટલે એમને એમના ગુરુનું પાલન એટલે આજ્ઞાનું પાલન કર્યું બહુ સરસ unmuted હેલો જેજે જેજે જેજે એક બીજો પ્રસંગ યાદ નથી આવતો પણ યાદ નથી એમાં એવું આવે છે કે બધા વૈષ્ણવ એટલે સત્સંગ કરતા હોય છે અને એક વખત એક વખતે એટલે બધા એ જે વૈષ્ણવ હતા એ બધા વૈષ્ણવોને પ્રસાદ પણ આપે છે અને કોક થી એટલે એ એ પ્રસાદ આપવાનો વૈષ્ણવ વૈષ્ણવ નો શિષ્ટાચાર કહેવાય અને પછી એક વૈષ્ણવ કોક એ પ્રસાદ પાડી દે છે એટલે નીચે તો મહાદેવજી એટલે સ્પેશિયલ એ પ્રસાદ અહીંયા પછી બહાર જૂતા ચંપલ આગળ ખાતા હોય છે એટલે આરોગતા હોય છે પ્રસાદ તો પછી એટલે એ બી એક શિષ્ટાચાર છે કે કોઈ દિવસ પ્રસાદ નીચે એટલે કોઈ દિવસ પગના નીચે ના આવવું જોઈએ હા બહુ સારી વાત બોલ મુદિત બોલ હેલો એકો બહુ આવે છે તારું એકો બહુ આવે છે બોલવાનું બહુ બોલવાનું બહુ જેજે હેડફોન છે હા તો એકદમ છેટે રાખ જ્યાં તારું એકદમ છેટે રાખ જ્યાં તારું માઇક્રોફોન છે હા છે જે જે ગોપાલદાસની વાર્તા હતી તે ગોપાલ લગભગ ગોપાલદાસની હતી મને યાદ નથી પણ તે સેવા કરવા ગયા હતા ને તો ત્યારે શ્રી મહાપ્રભુજી તેમના ઘરે પધાર્યા તો તેમના છોકરાએ કીધું કે મારા પિતા છે તે સેવા કરવા ગયા છે એટલે મહાપ્રભુજીને ન ગમ્યું એટલે આપણે એમ ન કેવું જોઈએ એટલે સરખી રીતે કેવું જોઈએ એટલે શું એમાં શું ગડબડી થઈ એમાં શું ગડબડી થઈ જે જે કે તે અહંકારથી કીધું તો મારા પિતા સેવા કરવા ગયા છે અને હજી અને હજી એક વસ્તુની વાત કે તેમાં તેમણે એક તેમને ને ખુબ ગરમ ખીર ધરી દીધી તો શ્રી મહાપ્રભુજી ના શ્રી ઠાકોરજીના દર્શન કર્યા શ્રી મહાપ્રભુજીએ તો શ્રી મહાપ્રભુજીને થયું કે આ શું થયું તો શ્રી ઠાકોરજીને પૂછ્યું તો શ્રી ઠાકોરજીએ બધું કહ્યું કે મેં ત્યાંથી ખીર ભોગ ધરી દીધી તો હંમેશા શ્રી ઠાકોરજીને જે પ્રિય વસ્તુ છે તેને આપણે એકદમ ધ્યાન ધરી અને પછી યોગ્ય હોય ઠાકોરજીને ધરવા લાયક હોય તો ઠાકોરજીને ધરવી સાચી વાત और कोई હેલો જેજે એક નારાયણદાસ બ્રહ્મચારીની પણ પ્રસંગ હતો કે જયારે જે એટલે જે જગ્યા પર એ બેઠા હતા ઘણા બધા પૈસા ભેગા થઈ ગયા સોનું થયું હતું જમીન પર આવી ગયું કે એમને એમની ભતીજીને એવું કીધું કે તમે આ બધું વાળી લો આ બધો કચરો છે આ બધો બગાડ છે એટલે એમને એમને ખાલી પૈસાનો એમને ખાલી શ્રી ઠાકોરજીનો જ એમને અત્યારે એમનું મન હંમેશા ઠાકોરજીમાં જ હતું એમને પૈસાનો પણ મોહ નહોતો ભલે તે એમનો એટલે પૈસાવાળા ન હતા તો પણ એમને આટલું બધું પૈસા અને સોનું જોયું તો પણ એમનું મન હંમેશા ઠાકોરજીમાં રહેતું હતું હા સારી વાત અને જે જે પેલું પણ શિષ્ટાચાર કહેવાય કે દામોદરદાસ હરસાણીએ જ્યારે રાતના પેલું ઠાકોરજી પ્રગટ્યા હતા તો બધું એમને એમને જે વાર્તાલાપ થઈ હતી એ સાંભળી લીધું પણ તો પણ એમને કીધું કે મેં સાંભળ્યું પણ કઈ સમજ્યું નહીં હા હા એમાં શું શિષ્ટાચાર તને લાગે છે જે જે કે એમને જે એમને ગુરુ ગુરુ એમને પાસે એમને ખાલી ગુરુ પાસેથી શીખવું હતું અન્ય કોઈ એટલે બીજા કોઈથી નહોતું શીખવું હા એટલે ઠાકોરજી તો આજ્ઞા કરે પણ ઠાકોરજીની આજ્ઞાને શ્રી મહાપ્રભુજી જે રીતે સમજાવે તે રીતે આપણે સમજવું પોતાની સમજથી નહીં સમજવું એ વાત એમાં દામોદરદાસજીએ વિચારી એટલે એમ કહ્યું કે મેં સાંભળ્યું તો ખરું પણ સમજો નહીં બહુ સારું કહ્યું હમણાં જ આપણે એક વાર્તાજીમાં આવ્યું હતું કે એક વૈષ્ણવ એ બીરબલ બીરબલ માનસિંહ માનસિંહ માનસિંહ તેના પાસે આવ્યો તો ઠાકુરજી ત્યાં તે સમય તેમના પાસે બિરાજતા હતા તો તેમણે ઠાકોરજી એટલે ને જોઈને પધારી ગયા અને તેમનું ધ્યાન માં જ હતું અને તેમનું ધ્યાન માં ના ગયું કે આવ્યો છે તો તેમની ભત્રીજીએ કહ્યું કે માનસિંહ આવ્યો છે તો એને કીધું કે હું શું કરું માનસિંહ આવ્યો છે તો બે એટલે આપણે હંમેશા કોઈ પણ સેવામાં હોઈએ એટલે એ વાત નથી કેતો પણ તેમનું ધ્યાન તો શ્રી માં જ હતું તો આપણે હંમેશા ક્યારેય પણ સેવામાં હોઈએ તો આપણું ધ્યાન બીજે ક્યાંય આપણે દોરવું ન જોઈએ સિવાય ઠાકોરજી સાચી વાત એવું ઘોડા લેવા ગયા વૈષ્ણવ તેમને મળવા આવ્યા વૈષ્ણવ કે કોઈ અન્ય તો તેમને તે સેવામાં હતા તો એમને પૂછ્યું કે ક્યાં છે તો તેમને કોઈ લોંઢીએ કહ્યું કે તે ક્યાં બજારમાં ઘોડા તબેલામાં ઘોડા જોવા એટલે તેમણે કહ્યું સેવામાં હોઈએ ત્યારે આપણું મન પ્રભુ સેવામાં લાગેલું હોવું જોઈએ નહીં તો જ્યાં મન હોય ત્યાં આપણે છીએ એવું ગણાય તો જે પણ કાર્ય કરીએ મન એની અંદર હોય તો એ વધારે સારી વાત છે જે જે આ એક જે જે આ એક વિષયને લઈને એક બીજો પ્રસંગ છે ગોવિંદ ગોવિંદુબેનનો કે એમને ઘરમાં સેવામાં બધી ચિંતા થતી હતી તો એમને શ્રી આચાર્યજીને પત્ર લખ્યો હતો તો શ્રી આચાર્યજી એમને નવરત્ન ગ્રંથ એમના માટે લખીને મોકલાયો તો એ નવરત્ન ગ્રંથ સાંભળીને એટલે નવરત્ન ગ્રંથ ભણીને પછી એમને બધી ચિંતા દૂર થઈ ગઈ એટલે આપણે જયારે સેવા કરતા હોઈએ ત્યારે આપણા મનમાં બીજી કોઈ ચિંતા ના હોવી જોઈએ હા હા વાત છે જેજે હા જેજે હું એવું કહેવા માંગુ છું કે જે વૈષ્ણવ હતા એમનું યાદ નથી ના મને તો તે એમના ગરમીનું મોસમ હતું એટલે એ ઉપર અગાસી પણ જતા રહ્યા સુવા અને ઠાકોરજીને એક એટલે એમના ઘરે છોડ્યા વગર બારી ખોલ્યા વગર તો એમને કીધું કે આ એટલે આ તો શિષ્ટાચાર કહે કે પોતે ઉપર ગરમીમાં ન છૂતા ઠાકોરજીને નીચે ગરમીમાં સુવાડે છે જે આપણે જે એક્ઝામ્પલ જે આપે તો કે જ્યારે એક વૈષ્ણવ જ્યારે એમની મામાજી મામાજી જોડે યાત્રા પર વ્રત જતા હતા ત્યારે રસ્તામાં બેંગન મળ્યું એટલે એ બેંગન એમને લઈ એટલે એમને ઈચ્છા થઈ ને લઈ લીધું પછી પાછા એમને જયારે એમણે મામાજીને એવું ના જણાવ્યું કે મારે સેવામાં નાવાનું છે ને તે પછી મારે સેવા કરીને આવી રીતે આરો ગાવાનું છે એમને કીધું કે મને એક જરૂરી કામ યાદ આવી ગયું છે એટલે મારે પાછું ઘરે જવું પડશે અને એ કામ અત્યંત જરૂરી છે એટલે મારે પૂરું કરવું પડશે એટલે તે માટે તેમને અડધી જે યાત્રા હતી એમને મૂકીને પાછા ઘરે જઈને પાછા અપરસમાં આવીને એ આરો બેંગન ઠાકોરજીના આરોગ આવ્યા એ મને એ વાત આમાંથી ખબર પડે છે કે આપણે ક્યારે પણ આપણા માર્ગની વાત બહાર પ્રગટ ના કરવી જોઈએ ભલે તેમના મામા હતા તો પણ તેમને આ વાત જણાવી નહીં જે જે દનવડ પ્રણામ જે છે એક વાર્તાજીમાં આવે છે કે મહાપ્રભુ જેમને સેવા આપી હતી પંખામાં પંખો નાખવાની એ બી જ્યારે જ્યારે ઠાકોરજી ભોગ આવ્યો તો ત્યારે પણ ઠાકોરજી આજ્ઞા કરી કે તું આંખો ખોલી શકે છે પણ તો બી એમને આંખો ખોલી જ નહીં કારણ કે એમને એવી શિષ્ટાચાર હતો કે ઠાકોરજીનું જેમાં સુખ સુખ હોય એ જ વસ્તુ ઠાકોરજીનું માનવાનું પણ જેમાં ઠાકોરજીનું સુખ ના હોય એ વસ્તુ આપણે ન કર ન કરવાની સાચી વાત છે બહુ સરસ હેલો દીદી પ્રણામ મને કુંભનદાસજીની વાર્તામાં એવું આવે છે ને કે દેશાધિપતિને એમના પદો ખુબ સુંદર લાગે છે એટલે એમને બોલાવે છે કે તમે મારી આગળ કોઈ પદ ગાઓ તો કુંભન કુંભનદાસીના મનમાં તો એવું થાય છે કે આપણો પુષ્ટિ માર્ગ તો ગુપ્ત રાખવાનો છે તો આમ લીચની આગળ થોડી મને એવું કઈ પુષ્ટિ માર્ગ વિશે કઈ કોઈ પદ કરાય તો એટલે એમને એવો પદ કરે છે કે એ દેશાધિપતિ એમને ફરી ક્યારે ના બોલાવે એટલે આ રીતે એમનો શિષ્ટાચાર રાખ્યો બહુ સરસ જે જે મને હજી એક પ્રસંગ યાદ આવે છે કે જયારે રજો મહાપ્રભુ જે રજો પાસે લક્ષ્મણ ભટ્ટ ના શ્રાદ્ધ માટે ઘી મંગાવ્યું હતું ત્યારે મહાપ્રભુ જે ત્યારે પેલી વાર રજો એ ન દીધો પણ બીજી આ મહાપ્રભુ જે કીધો એક સેવક ને મોકલે કે મહાપ્રભુજી ગુસ્સે થઈને મંગાવી રહ્યા છે તો પણ ન દીધો અને પછી સાંજના ત્યાં રજો ત્યાં મહાપ્રભુજી પાસે આવી તો મહાપ્રભુજી ત્યાં પીઠ દઈને બેઠા હતા એટલે એટલે રજો એને પૂછ્યું કે આપ કેમ નારાજ છો મારાથી મહાપ્રભુજીએ કીધું કે તારી પાસે ઘી નતું તો પછી રજોએ કીધું કે તો આપની પાસે આપ આપની પાસે નતું તો મારી પાસે માગવું પડ્યું તો પછી મહાપ્રભુજી કીધું કે મારી પાસે નું હતું રજોએ કીધું કે મારી પાસે કેનું હતું એટલે એટલે આમાંથી એ સમજાય કે આપણે ઠાકોરજીની જે વસ્તુ હોય એટલે એને આપણે લૌકિકમાં ઉપયોગ ન કરવો જોઈએ સાચી વાત છે અને ચોર્યાસીનું નથી દ્રષ્ટાંત પણ બસ દોસો બાવન માં પણ એક વાર્તાનું મેં સાંભળ્યું છે કે તેમને માર્ગને ગોપ્ત રાખ્યો તો તેમને બાદશાહે પૂછ્યું હતું કે એટલે અકબરે પૂછ્યું કે કંઈક પૂછ્યું હતું માર્ગના સંબંધિત આનો અર્થ શું થાય તો અર્થ અથવા તો કંઈ પૂછ્યું તો તેમને તેમને કહ્યું નહીં અને તેમના પ્રાણ ત્યાગી દીધા પણ તેમને માર્ગ પ્રગટ ન કર્યો સાચી વાત એમણે પદ ગાયું ને એમાં એમણે એવું નિરૂપણ કર્યું કે આ જે પ્રભુની લીલા છે એ હું ત્યાં હાજર રહીને એનું દર્શન કરી રહ્યો છું નંદદાસજીનો પ્રસંગ છે તો એના ઉપર એમણે પ્રશ્ન કર્યો અકબરે કે ઠાકોરજીની લીલામાં તમે કેવી રીતે પહોંચી શકો તમે તો અહીંયા છો એ આશયથી એમ પ્રશ્ન કર્યો તો એનો ઉત્તર આપવાને બદલે એમણે પોતાના પ્રાણ છોડી દીધા બહુ સરસ ચલો બધાએ આ વખતે ખૂબ સારો ભાગ લીધો આપણો સમય પણ લગભગ થયો છે આજે અહીંયા રાખ્યા